that time or this time. So when you have the opportunity of meeting a human soul, walking, eating food, doing everything normally, then it is the greatest punya that you do, that you approach them with humility and you tell them, I don't know anything. Even if you're the greatest sinner that I have found, you go to him. Don't, he says, who sinned? He teaches you that. See, it is not his job take you from an A, C class jail and put you to a B class jail and then from B class jail to A class jail. See, we are all living in jail. But the moment you realize that no matter where you are, whether you're in the US or any part doing your thing, not knowing what you are, you're always in jail. But if somebody says, you're not in jail because this is what you are, this is what your attitude to your wife, your attitude to your own self. See, I don't, I, I'm not at liberty to give you the jnana. The jnana should come from Dada. So I'm not going to speak about the jnana at all. But this much I want to say that the essence of everything that one has to know to sleep without worry, without tension. And making sure that in your next birth, that you are progressing, that you will go up and reach your goal is contained in this jnana, that is delusion. And there is so much of depth and philosophy and everything contained in it that had it been better disciples of him and this word would just grow all over the world. I wish people understood this. I wish, I wish every person who comes and preaches understand It is not ethics. It is not be good, lead a good life. It is there, but it's beyond that. It is understanding why, why this happens. And it is the most important thing is somebody shows you, not that you're sin and you which why you do this, why it happened that way. See, today when I walked, it said the world is a drama, the world is a puzzle itself. Now, it is a very crisp, correct definition, if you agree with me. Now, a puzzle does not necessarily mean it's all hardship. There are good things in the world, there are bad things. But this concept of good and bad, you know, I'm a holy person, you're not a holy person, all these words we use without, at least I uh, used to, without understanding my own self. Without, and what good is it to go to university, get degree, you know, fight Files and files of degrees, all paper, see, salvation. And then somebody asks, like him asks, who are you? He says, oh, I, I don't know, you know, I know this. There should be no doubt about that, I think. If you ask me today what you have learned, there is no doubt in my mind. That doesn't mean I am a human, but there is no doubt in my mind on what I am and what you are and what, what is my relationship to this world. Oh, this world is an illusion. This world is Maya. That's what the scripture says. But he says, it's not, it's okay. You know, there's good things and bad things. But what is it? How do you resolve this puzzle? How do you do it? That no temple is going to do it for you. You have to realize this truth. Not even through him. You have to realize through yourself, you see. But what he gives you is this tremendous weapon in your hand that you can use. I like to think of it as a, a, a, a, a unique medicine, you know, like umbrella, immortal. And once you understand his jnana, then maybe you can try and endeavor. And I feel that sincerity is the, perhaps the most important thing in, in one's spiritual development, the development of the soul. It's not, it's not just repeating it, but one has to be at least, I feel it every day, two minutes, whether it's morning or evening, when I can quietly go in a corner and say, oh Dada, you taught me this great thing, let me, let me have your grace flow, let me know this, because you have done everything to me, you have taught me everything. But let me practice it. Let me enjoy the harmony for a, for a second. See, it, to me that is what I would like to continue my life, you know, do everything. But that, what he has given me is so precious for nothing. I don't have to go anywhere. I don't have to go to the mountains. I don't have to go to anybody. He says, you go do your activity, you do your pujas, you do this, but remember the principles. Remember first who you are and then try to understand who you are, who the world is. If you don't know who you are, then there is no question that you will not solve the puzzle. Now, I don't want to create the impression that I am a human or I know the answers but I know one thing, that he has been so gracious. It, it was ordained that in my previous birth, I might have done something, or my father or great-grandfather or my folk, they would have done something for me, that I met an illumined soul. You see, I was traveling in India, <clears throat> and I asked one man, in Rishikesh. I said, you know this, this jnani, yes, I met this jnani. I said, he's so much. It looks like he can, there's so much truth and purity in him that, is that the highest? He said, yes. He said, because he said he has, his business is just give you the knowledge. He is there to save you. And then we started talking and he said, see, when this Jnani walks on the floor, on the ground, wherever he walks. Even, even the grass, even the flower, animals, insects, if his feet touches this, then they will get liberated after. Because that is all he does. His job is not to make cure of your stomach problem or head problem. No, he, that, Jnani says no, I, or give you eternal, you know, he says no. I, if you want that, don't come to me go to the doctor or do something. If you want liberation from this whole jail business, then you come. So you may you may think that you want it, but be sure that you understand it. As I was, see, I'm very sure now. After this jnana, I'm very sure that I will be, I will get it. See, there was a, there's a parable. One man said, you know, in, in the in the scriptures, one man said uh, he approached God now this is story, and I hope I have time, Vasanbhai. Yes, sir. He said, uh, will I get moksha to Shiva? Shiva said, yeah, you might get it, you know, it takes 10,000 births you have to take. That man said, uh, thank you very much, at least 10,000 births I'll get. Then the other man was a very devout person, but you know, he already thought that he was there. You know, he said, okay, I also want moksha. But he said, uh, you know, for you it may take uh, five births because you have studied all the scriptures. Oh, five births I have to wait, that's too long. See? Shiva said, the, the, the person who said 10,000, he got it first. This patience is something very important I learned from experience. That it is nice to say I want to be liberated right now, you know. But it's another thing to understand the whole life, to have the experience. It's not something that you go and get it. It's something that you have the experience so that you can relate. You ask Dada what happens. He talks to you know business people. He gives exactly. He meets, meets different people, different walk of life. So unless you have the experience, you you cannot relate this great truth to every common man. So patience, I learned, is a very important virtue that one should possess. It, you have to be restless. That I want to get it. That is that's a good thing I feel. It helps you. But once you feel that and you're sincere about it, then the master comes to you. He recognizes you and you can recognize him. Now I, I would like to say also a very important aspect. There are a lot of people in who come and preach Vedanta, preach religion and they all are probably more qualified than I am to do this. And I'm not much of a learned man and I say this with all sincerity, humility and truth. But I say this, and this is again experience. When you doubt somebody, I felt it's good to doubt. Is, is this my real teacher? It's good to do that rather than to accept because a lot of times you will find out that you are disappointed that you did not get something and the fault may not always be with the other person, the fault may be with you too. But the, the bottom line is you are disappointed, you want to search someplace else. And I asked this question again to a very wise man in India. He said, you keep searching, there is nothing wrong. You keep searching, meet all of them. But you test whatever is said in the light of the truth that the scriptures say. And when you go to one man and he tells you the truth and you're happy, then you will not go anywhere. You will not search somewhere else. That is the test. The ball is dropping from the stair step. When it comes to the last step, it's not going to count. This is automatically shut And this is what many people who are much older than me, who are much wiser, much more learned, they have told me. Now, the first thing, yesterday Dada was telling me, the first sign of greatness is not for you to say, I know everything, I'm great. It's for the other person. See, he teaches the most basic, the fundamental truths in such a sweet way. Why do you resent? He said, don't even resent at, at the dog. Don't, don't resent. I don't like this, you know. I hate this. Oh, I don't eat meat, you know. This aham, you know, he, he, he completely destroyed it. He, he shattered it. And he lived it. I have, seen, I have stayed with him. I've had the great fortune to be with him for hours. He has so much separated his body and soul. He lives constantly in this. I was asking my wife this morning. She says, yeah, you know, he he doesn't live in the body, even though she does not come very often, she doesn't have the time. She thinks of it. She immediately she, she notices the trait, the greatness in him. And my lesson is this sincerity when you approach him, it's very how much ego I have. But he has he's is my redeemer. He has no ego. You ask him any question. Dada, I I used to drink. Chalo hai, doesn't matter. I'll take care of that. So much compassion, so much. Even God will not. If there is a God, you won't have it. He has so much. And yet we in our from our side have to be sincere I feel. I have asked him the, the, the deepest question that I had thought there was no answer to. And immediately the answer came. This is this. See, the, the beauty is he does not speak by thinking. See, what is what is uh, hydrogen and what is water? You start thinking. But it, that process I could see is not there. It comes immediately. And this can, I see is the greatest sign of a illumined man. He is either a good bad. It is cause effect. Cause effect. Oh, that was already said in Karma Yoga, right? But it's not. What, how he interprets it is very clear and how important practice is what is serenity. He mentions the same poise. What what he eats, he, I think when I go home, what food is there waiting for me, or what I going to serve? Will my car go here? See, it's not that he is not in that position. He does not have that thought. And my assessment of my Redeemer is, you have given me so much, let me be worthy of it. Let me be worthy of a little bit of it. Even if it takes so many births, it does not matter. But I said, Dara, don't leave me. I, I have clung on to your foot. Now it's your job. What do you do? If I am going on the right path, you put this alarm clock on me. So I wake up. And it works. Anything you want to do, you know, it's not a feeling guilty or anything like that. It, it is that sincerity, that is the word for it, I think. You know. I have, I don't want to do this. I, I don't want to do this. You keep on saying that. And you remember And this is what I think I would like to do more. And be worthy of it. And in the little time that we have, See how much time you spend on other things. I used to do that, but I think it's worthless, it's pointless. It will go on, you know. You have, you know, you have problems. It's a, it's a very great human thing to think that mine is the biggest problem. Nobody else is bigger. My problem is the biggest problem. Every man thinks that. But that is the biggest error, error that every human being makes. Dallas says, no problem. No emotion, only motion. And these are not words. These are backed by solid truth. So, in conclusion, I feel that there is nothing that could have saved me from this other than coming in contact with him. This is my personal experience. And I don't want to sound like a salesman or a mouthpiece for him. I am sharing with you some of my most deepest feelings from the bottom of my heart. I hope and pray to him that I will always be worthy of his grace, my family, my wife, children. With his blessings, and if I can only remember his principles, and anyaya, and practice it and have the jagrati 24 hours a day, at least you know, at some point in my future birth, 24 hours after, then I know I have been saved. There is no I, my, all these words that you use without understanding. Everything is solved. So I want to say another thing. This again, Sri Krishna tells us. Arjuna asked him, he says, you see, you tell me this part of the, the right path. Ask me to read this, you know. He says, what happens to me who go, I'm not able, if I'm not able to achieve that, I'm not here, I'm not there, I'm living here, I lost it. Shri Krishna says very beautifully, I, I, I know the path, but I, I can just think of him very, and this is like Dara why are you worried about it? In this path, there is no return. There is no distance. You only go up. You see, he says, and I saw him in his birthday in Sania. And I always wondered, you know, how, how God, how, how a divine man looks like. There were thousands of people who came to see him, poor people from the village. But they had this beauty, they came with little gift for him. I saw him, he treated everybody with the same voice. No, no discrimination, nothing, same voice. And he reminded me of the book I read. You may ask me, have you seen it? No, but I can imagine. That's all I can do. Of Sri Krishna walking in Mathura. Before he, I Kamsa. the next morning he comes and he walks in the street. And there's this old lady who comes and gives, she's got a hunchback. She makes a little sandal paste for Krishna and she gives it to him. And he just, he sees the purity, he pulls her head and she becomes a straight person. Another person comes and gives him a gift. He was giving everything. See, this is a picture that I saw with my own eyes. And it is not emotion, it's something that's very personal that I experienced. Now, since meeting him, I have had, it's not that I have not had problems, I've had problems, but they don't bother me anymore as they used to. And I would again like to offer my salutation to him and say that from my own experience, I hope and pray to Punya Dada and always worthy of the Dhyana There is, there is no question in my mind that if I keep on thinking about Dhyan, if I'm thinking about the state, how he gave me, what he has done in life, that I become my own. I have to say something to the world, I always do it first. These days. થાય છે કે ભગવાન રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કરેલો તો એ બરાબર નથી ન્યાયના આધાર બરાબર નથી ન્યાયના આધારે ન્યાય એટલે થર્મોમીટર કહેવાય શું કહેવાય હા એટલે ના આધારે બરાબર નથી પણ જે બન્યું એ કરેક્ટ છે શું છે ન્યાય જ છે બન્યું એ જ ન્યાય કુદરત નો નિયમ કેવો છે જે બને એ ન્યાય અને આ થર્મોમીટર જોઈ લેવાનું કે આ ન્યાયમાં નથી આ એટલે ફરી ફરી સુધારો કરવો જોઈએ તે ફરી આવું ન થાય શું ન્યાય જે બની ગયું છે અત્યારે તમને કોઈ પણ મુશ્કેલી તમારા ભાઈ ભાઈની કોઈ ભાગીદારી હોય અને પછી અરજી જમીન મને ના આપે અને પછી તમને પાંચસો ઘરે આપીને જાય તો પછી તમે જે મળે તમને ન્યાય ખોટું કરી રહ્યા છીએ જે આધારે એ બન્યું એ ન્યાયના આધારે ખોટું કહેવાય ન્યાયના જોવાનું કુદરત નો ન્યાય છે એ જોવાનો વર્લ્ડ ન્યાય નહીં ન્યાયના આધાર એટલા જ માટે જોવાનું હોય છે કે આપણે ફેરફાર કરવું જોઈએ કે આવું ના થવું જોઈએ એમની ભૂલ થઈ રાઈટ આપણે આવતો બહુ સુધારો છે તમે જે કેવા માંગો નથી પડતું ભૂલ તો આધારે લાગે આપણને થર્મોમીટર નો આધાર તો જોવાનો જ છે ખાલી એ બન્યું એ કુદરતી રીતે કરેક્ટ જ હતું એ જ ન્યાય હતો અત્યારે કોઈ પણ માણસ બે બોલાવ અત્યારે કોઈ પણ માણસ ને અહીંયા આગળ સ્કૂટર આવતું હોય અને સ્કૂટર સાથે આમ પગ ઉપર ફરી ગયું અને તૂટી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું તમે સાંભળો બીજા એક્ઝામ્પલ પગ ઉપર સ્કૂટર ભરી હજી પૈસો માણસને આ સ્કૂટર સ્કૂટર હજી રોંગ સાઈડમાં લાવ્યો એ બધું ન્યાય જેવી બધું કદાચ ખોટું કરી સ્કૂટર વાળા પણ આપણો તો પગ પગ ગયો એ હજી વાતચીત કર્યું ને એટલે આ ન્યાય કુદરતી છે જે બન્યું એ જ કરે કે આ દુનિયામાં જે બન્યું એ કરેક્ટ માનશો તો આ જગતનો હેન્ડ આવશે નહીં તો હેન્ડ નહીં આવે કારણ કુદરતના હાથમાં જ સત્તા છે કુદરત હંમેશા ન્યાયમાં જ છે નિરંતર સહેવાય અન્યાય થતો કુદરતનો ન્યાય બિલકુલ કરેક્ટ છે આ કોર્ટોનો ન્યાય બધા ખોટો નો ખોટો કુદરતનો બરાબર એટલે જે બન્યું એ કરેક્ટ વસ્તુ સમજો ને તો આ વિજ્ઞાન સમજવા જેવું નહીં તો આ તો બધા જગત જાણે છે ને કે આ આ ખોટું છે ખોટું કરી માથા ગુજો કરે કાલે દાદા એમનો એટલે એના જે થર્મોમીટર ના આધારે ખોટું છે થર્મોમીટર શું કે છે કે આ બરોબર નથી પણ કુદરત શું કે છે બરોબર આ બરોબર છે કારણ કે એનો વ્યવહાર કરવાનો આવો તેના વ્યવહાર પર આધાર મારી દ્રષ્ટિએ તમે કહું બહુ સમજવા બહુ ઝીણી વાત જે મેં સમજાવ્યું એમની દ્રષ્ટિએ સાચું ત્યાં મારું એક તમને થર્મોમીટર ન્યાય નથી ન્યાય તો બન્યું એક બન્યું એવું જો તમે તમારી સમજણમાં બેસીએ તો આ જગતનો ઘણો ખરો ભાગ હલકો થઈ જશે આ અમે જાતે જોઈ લઈએ કે બન્યું એ જ કરે પછી એની પર ક્લેમ નહીં મારવો એની પર નો ક્લેમ ભૂલી જવું ભૂલી જવું એટલે આ સમજણ જ રાખવાની છે કે જે ની વાત કરી ને થર્મોમીટર તમારે મૂક્યું એમાં શું બતાડ્યું હતું કે સીતાનો ત્યાગ કર્યો ખોટું છે જગતની દ્રષ્ટિએ આ જગતનું થર્મોમીટર આવું છે કુદરત શું કહે છે કુદરતનો ન્યાય શું કહે છે તો કે કે જે બન્યું તે કરેક્ટ થયું જે થઈ ગયું એ એમાં તમે આટલું ફેરફાર કરો ત્યાં તમે લાખ ઊંધો લટકો ને તો એ કે કરેલો પાછી સીતારામને પડવાની નથી કશું વળવાનું નથી એમાં આપણી જ ભૂલ થાય છે આપણે જ ખોટું માનીએ છીએ સમજવું છે જ્ઞાનથી તમે સમજો શું બન્યું તે કરેક્ટ રામચંદ્રજીને કરેક્ટ લાગ્યું સીતાજીને કરેક્ટ લાગ્યું અને એને બંને પોતપોતાની રીતે એ કરેક્ટનેસમાં રહીને રામ રસ્તે ગયા સીતાએ પોતાની સાધના પૂરી કરી અને આપણે પાછળ બેઠેલા બધા આ બુદ્ધિ વાપરીએ અને આપણે ગોઠા ખાઈએ છીએ હું તો જે રીતે લીધું એ દાદા બતાવે છે એમણે કઈ રીતે એમની સમજ કઈ હતી રામચંદ્રજીની કે સીતાજી કે જે બન્યું તે કરે છે પોતે આપણે લાગે કે એમણે ત્યાગ કર્યો પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો જ નથી અને સીતાનો ત્યાગ થયો જ નથી આ તો બધું જે બને છે તે જોયા કરતા હોય એ તો બધું લખેલું છે કે સીતાનો ત્યાગ કરેલો રામાયણ એ જે ભાષા છે તે બાર ભાષાની વાત છે તો વાલ્મીકી રામાયણની વાત છે કૃષ્ણ ભગવાને અર્જુનને ઉશ્કેર્યો હજુ શું કહે છે કે અમારા ચગાવાળા થાય મારા પાસે થાય બીજા થાય મામા થાય તારે કશે ભગવાન કોઈ ગયો એ મરી ગયેલા છે મારે તને તારો ધન ગોળી નહીં કહેશે એટલે લોકો આજના શું બુદ્ધિશાળી શું સુગત કરી કે આ કૃષ્ણ ભગવાન એને ઉશ્કેર્યો છે એવું નથી આ લોકોને શું સમજણ પડે આ બુદ્ધિથી સમજાય બુદ્ધિ ગલ્પા સમજાય શું એટલા માટે તમને સાંભળવા માટે આવે છે કે હા પણ સમજવું પડે અને માટે તમારે મારી પાસે દર્શન જરા આવવું જોઈએ તો એક્ઝેક્ટ સમજાય પછી તમે ફિટ થઈ જાય પછી વાંધો ના બહેનો અહીંયા બધી ભેગી થઈ છે ભાઈઓ ભેગા થયા છે એ લોકો સમજી શકે કહેવાનો મતલબ તમે ટાઈમ લઈને હવે સમજાવો આ તો બધા લગભગ ઘણા ખરા તો કેટલી વાર દાદા પાસે આવી અને સમજે છે અને જે ક્વેશ્ચન છે આજે લોકો એમ કે છે કે ભાઈ રામ ભગવાને તે ત્યાગ કરેલો એટલે ભગવાને ખોડું કર્યું એટલે પુરુષ અન્યાય કરે છે અને સ્ત્રીઓનું એમ કેવું છે કે અમે ન્યાય ઊંઘે મોડે શા માટે સહન કરીએ કારણ કે આ જગત ન્યાય કરવું નથી વ્યવહાર કરવું એ તમારો જો વ્યવહાર હતો એવો જ એટલે એ જ અસલ ન્યાય ન્યાય ધર્મ બીજું ધર્મ બીજું ના આધારે લોકો કે જવું જ પડે એવું રાવણ આવો નથી કર્યો છતાં રાવણ તો ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ આ તો લોકોને મગજમાં સાયન્ટિસ્ટ એ બરાબર નથી સંજોગ બનાવે એ સંજોગ પણ એની દ્રષ્ટિ બગડે નહીં જેની પાસે રાવણ રાવણ હતો કેવો સાસુ રેવતા નવે રહો નીકળતો રહે તો આ બાજુ રામચંદ્ર એના જેવો છે દાદા શાંતિ રાખો રાવણ તો રાવણ તો આ ભગવાન થયા નથી કૃષ્ણ ભગવાન સાથે કૃષ્ણ ભગવાન ભગવાન થયા એ ભગવાન એટલે આ કોઈ બુદ્ધિમાં માથા પણ કર્યા કરે લડમ લડ્યા કર્યા કરે લગર ના એ જમાનામાં એ લોકો શું કામ લડ્યા એ લોકો લડ્યા ત્યારે પછી આજનું આ નવું જનરેશન લડે ને એ જમાનામાં એ લોકો શું કરવા લડ્યા એ લોકો લડે એટલે આ જનરેશન લડ્યું ને રામ રાવણ બધા લડ્યા લડવા માટે જીવન તમે વાતો શું અત્યાચાર હોય એમાંથી બોધપાઠ શું લેવાનો પાછળના ના આવે જન્મ ધરાવે જો એક બાજુ છે તે રામ ને લક્ષ્મણ એ લક્ષ્મણ એક બાજુ જન્મ થયો અને એક બાજુ રાવણ નો જન્મ થયો એ દેવ સામા સામે લડવા માટે જ જન્મ્યા હતા અને એટલી એનાથી બધો ઇતિહાસ રચાશે અને લોકો ઇતિહાસ વાંચશે એ લડવા જુદી વસ્તુ છે આ વસ્તુ સમજવા જાય છે લડવા માટે જ જન્મ્યા હતા પેલો વાસુદેવ હતો લક્ષ્મણ રામ બળરામ હતા અને આ પ્રતિ વાસુદેવ હતો સતીનારાયણ રાવણ એ દેવ લડવા માટે જ જન્મ સામે પછી કૃષ્ણ અને જરાસંઘ લડવા માટે જ ઇતિહાસ ઇતિહાસ રસાય કેવી ઇતિહાસ અને એમાંથી ઉત્પાદ પલાડવા મળે લોકોને આપણે જો બોધ પાર લેતા હોય નવરા હોય તો કરે છે પણ આવું વાત ને પહેલું વિશ્વયુદ્ધ થયું આપણે એમ કે ઇતિહાસ જાણીએ છીએ કે પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું લોકોને ખબર પડી કે આ ખોટું થયું તો લોકોએ બોધ પાઠ લીધો ને એને બીજું કર્યું અને હવે ત્રીજાની તૈયારી છે એનું શું એટલે કે લોકોએ આખી બોધપાઠ લીધા ની પહેલું વિશ્વયુદ્ધ થયું બીજું થયું હવે ત્રીજાની તૈયારી છે વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર જે થાય છે એમાંથી લોકો બોધપાઠ લઈને આગળનું વોર બંધ કરતા નથી ને ચાલુ જ રાખે છે એ બધું કરવા માટે સજાયેલું છે નથી લેતા એનો દોષ નથી જે બનશે એ કરેક્ટ છે બન્યું તે કરે છે ન્યાય ન્યાય છે આમાં જ થવું જોઈએ થવું જોઈએ બીજી વાર થોડા થઈ રહેશે આમાં જ આખા વર્ગના મનુષ્યનું વિભાજન થવાનું છે કે બધા મનુષ્યોને ઘઉંના આપણે ઘઉં કે શું કે આ ગૌની ગુણો છે કહેવાય ગૌની ગુણ જવાનું એવું આ માણસ અત્યારે આ આ જે કદી આ વર ના આવે તો આ મનુષ્ય મહા થઈ જાય ભયંકર દુઃખમાં ચડ્યા કરે શું કહ્યું આ વર આવે પછી ક્લિયર થશે પેલી વાર ક્લિયર કરી નથી પેલી વાર તો વધુ વધુ ઊંડા મોડા રાખ્યો આ વર ક્લિયર કર્યા છે એટલે બે બે વસ્તુ જુદી પડી ઘઉં અને કાંકરા બંને એટલે અમદાવાદના પેપરવાળા અમે પૂછ્યું ઘઉં કોણ અમે કોણ એના મને એમ કે સારું અમે ઘઉં હોઈએ તો અમે બચી જઈએ સમજ એમને એવું છે એવું ડેફિનેશન કહું ઘઉંની ઘઉં એટલે મનુષ્યો જે ભ્રષ્ટાચાર પરણે કરાવડા છે એ કાંકરા છે જે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે ઘઉં છે ત્યાં ઘઉં આપણે બચી જવાના છે કંકર મચી જવાના છે ખોટું શું કરું ન્યાય કરી રહ્યા છે આ તો નિમિત્ત છે બિચારા આ આ શું કરે એને ઘણું બંધ કરવું પણ ના થાય એને ઠંડા જો બંધ ના થાય તો આ લોકો આ શું કરે આ રેગન છે ઠંડા જો બંધ કરી દે મારો કહેવાનો મતલબ શું છે એ બંધ થવું જોઈએ એમ તમારા જેવા ઉપદેશકો હોય એ મારું કહેવાનું એવું છે કે તમારા જે ઉપદેશકો હોય તો પછી આ બંધ થવું જોઈએ વર્લ્ડ હા બંધ ના બંધ કરવાની જરૂર નથી કરેક્ટ છે નામ આપનું અમે ખુશી નથી આવું અમે ખુશી ના હોઈએ પણ બનવા કારણે છોડતા નથી માટે અમે એમાં મૌન રાખીએ આ વસ્તુમાં જો ન બન્યું બને તો અહીં છે માણસ જી શકે એમ નથી એ દસ વર્ષ માણસો બધા જી શકે એમ નથી આ જે બનશે ને ત્યાર પછી બે હજાર ની પાંચમી સાલમાં હિન્દુસ્તાન આખા નું કેન્દ્ર ગયું છે નહીં તો એને હિન્દુસ્તાન બહાર આવે ના આવે સંસ્કારી લોકો છે પણ સંસ્કાર ખરા આ કાળ કરી રહ્યો છે એમનો કોઈ જાતના એમનો દોષ એમનો દોષ એટલો કે આ ફટાકડા બનાવતી વખતે અમે નક્કી કર્યું હતું રશિયાની ફટાકડા બનાવતી વખતે હવે બનાવ્યા પછી હવે વિચાર કરતી ના એમ પણ નહીં નાખવા અરે કે બીજા એવી શક્તિ વાપરો પણ ચાલીને જે વખતે જે બનાવી તે વખતે જે નક્કી કર્યું છું ને તે વપરી જ જવાના રસ્તા પર અને રસ્તા વાળા એ લોકો નક્કી કર્યું છે કે ભાઈ તમારા છોકરાના છોકરા જે થશે એ બધા કોમ્યુનિસ્ટ થઈ જશે આ કન્ટ્રી પર એમ કે એ લોકો એવું નક્કી કર્યું છે કે તમારા છોકરા છોકરાના છોકરા થશે તે આ કન્ટ્રી ઉપર પણ કમ્યુનિસ્ટ થઈ જશે આ દેશ કમ્યુનિસ્ટ થઈ જશે આ દેશ પણ કોમ્યુનિસ્ટ છે કે નહીં તેની ખાતરી અરે આ દેવ એમ કચ્છે ઘાણ ઉડાવી દીધું તો પછી આખી સૃષ્ટિ છે પણ લોકો ગુમ પાડે ત્યારે ભક્તિ કર્યા કુદરત ન્યાય કરેલો ભાઈ નું કેવું એમ છે કે એનો કઈ રસ્તો ખરો કે એમ નું કેવું એમ કે એનો કઈ રસ્તો ખરો કે રસ્તો જ નથી રસ્તો ના હોય તમે કહી દઉં મેં તો ક્યાં બીજા આ રસ્તો રસ્તો જ નથી ટાઈમ પાકવાની જરૂર છે ટાઈમ ટાઈમ પાક્યો બધે જરૂર ચાલો તો હિન્દુસ્તાને આ લાભ મજાનો નથી પડતો આપણા લાભ માટે બધા મરી જાય સારું ના કહેવાય ભાગશાળી હોય સરકારથી ભાગશાળી હોય હિન્દુસ્તાન તો ભાગ્યશાળી હિન્દુસ્તાન તો ભાગ્યશાળી છે એનું જન્મ બહુ હિન્દુસ્તાન તો પહેલેથી જ ભાગ્યશાળી છે એની અંદર જેટલા આધ્યાત્મિક પુરુષો પાકે છે સારો માણસ ને લોકોને પોતાની છોકરીઓ સાથે બધું રહી શકું એ તો કળિયુગમાં જે કહેલું છે તે થાય છે એમાં કઈ નવું નથી થતું આધ્યાત્મિક વાત જે છે ભારતનું પછી નિર્ભયતાથી રહેશે નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ સુધી નિર્ભયતા નો નો નહીં થાય નિર્ભયતા એમ કે છે એમ કહેવા માંગે છે કે આ બધું રિઝોલ્યુશન થવાનું છે ને હવે એવી એવી સ્ટેજમાં આવી ગયું છે કે સ્ટોપ નહીં થાય એનો જે અનુભવ તમે કે આપણે બધા કરીએ છીએ કોઈને થતો નથી કે નથી હું નાઇન્ટીન થર્ટીમાં નાઇન્ટીન મારી બાવીસ વર્ષની ઉંમર હતી એટલે વૃદ્ધિ હાની નિયમ ના અધીન છે આ જગત ત્યારે લોકો શું કે છે બે અત્યારે બે હજાર બારથી થઈ છે એ શેના જેવી વાત છે આ નાની ઉંમરનો છોકરો હોય ને તે ચાર ફૂટ ને પાંચ ઇંચ નો હોય ચૌદ નો અને ઓગણી વર્ષે પાંચ ફૂટ ને ત્રણ ઇંચ નો થયો સમજ ને કે આ પાંચ વર્ષ કેટલા ઇંચો થયો હે દસ ઇંચ વધ્યો આ પાંચ વર્ષમાં તો પચાસ પંચાવન વર્ષે કેટલો થશે એના જેવા આડા કાઢે છે ડોન્ટ ફોરકાસ્ટ આ દુનિયાના ફોરકાસ્ટ કરી શકશો નહીં કરશો ગુનો છે તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની સાલ ની અંદર ઇન્ડિયા સેન્ટર બનશે આધ્યાત્મિક તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની સાલ માં ઇન્ડિયા મને પૂછે એનો જવાબ આપેલો એવો કલર અધિકાર છે કે માણસ ને વિટામિન થઈ પડે એવું માણસ ને ભય બનાવે એવું ના તો ભય તો લોકો વિચારે છે કે બે હજારમાં આવશું આપણે શું ખાઈશું એટલે હું અત્યારે ખાવ ને અત્યારે કહ્યું સવાર નથી આ તો ઘનચક્કરોની વાતો છે બાબા બાબા ને પાંચ ચૌદ નો તર આટલા આઠ નો તર આટલો થશે એ રોંગ થિયરી આ ગવર્મેન્ટ કરાવી દેશે અત્યારે કંઈક સમાધાન થાય છે આધ્યાત્મિક એ એક સારું છે સારું છે નથી ખબર ના ન્યાય છે લોકો ન્યાય છે તમને એકલા ન્યાય ન્યાય ના આધાર છે ન્યાય ડોન્ટ સી ડેર અને ત્યારે જોવું હોય કે થર્મોમીટર જુઓ તમારે રસ્તો કાઢવાનો કે મેં એવું તે શું ગુનો કર્યો કે છોકરો હમત થાય તે ગુનો શોધવા માટે થર્મોમીટર જોવાનું બાકી બાબો હમત જ છે તમારે એટલું જ વિચાર ન્યાય નથી એનું આવું કેમ બાપના આમાં કેમ થાય છે એ તમારે તમારી શી ભૂલ થઈ છે શોધ કરવાની જરૂર છે કઈ ભૂલ થઈ જાય આવો પાછળ બાકી એ તો કરેક્ટ તારે છે કે બરોબર છે તમારે મળે એમ કે ખોટું આમ પાસે છે બરોબર તે જ દાવનો છે બોલો એટલે જો પેકેજ લઈને તમે આવ્યો ને પેકેજ તો બહુ જ પડતો પેકેજ તમે જે બાજુ આવ્યા હોય ત્યાં તમારો ગુણ છે આ મને એટલે પછી કોર્ટમાં જજો કોર્ટમાં જે બની જાય કરે ન્યાય કોર્ટ જે બને છે એ કોર્ટમાં તમારે વિરુદ્ધ થાય સાસુ તમારું ન્યાય ના થાય તમારું બધા લોકો એ જ અને તો પ્રશ્ન ઉભા થાય બંધ થઈ જાય પ્રશ્ન બંધ ના થાય આમ જગત આથી જ ઉભું રહ્યું છે આ ઉભું થઈ જાય આવડી તમને કોઈ આવીને આપણે ગાર મળે તો તમારું જ્ઞાન કે કરેક્ટ તમે કહ્યું એમ કારણ શોધવું પડે કઈ નથી ભણી હા એનો દોષ નથી આ મારો એનો દોષ નહીં દોષ મારો કારણ કોઈ દેતો નથી રૂપિયા આપું તો ગાળ તો આ દેશે દોસ્ત મારો આભાર મારો આભાર મારો તો જાણજે ને આપણે તમારો આભાર મારો ખોટું ખોટું થયું છે મારું દવા મારી નથી સંપૂર્ણ શાંતિ અને સુખીમાં જવું હોય તો તમે એકલા જ નથી છો બીજા બધા જ કોઈ નિર્દોષ છે બધા આ નિર્દોષ ને દોષી છે ને પોતાને દોષી પોતાના દોષને મુક્તિ કરે છે કારણ કે પોતે જજ પોતે આરોપી પોતે વકીલ કેવો ન્યાય કરે પોતે જજ પોતે આરોપી પોતે સત્ય વસ્તુ ના જોઈએ પોતાને ખબર જ હતી કે છે લક્ષ્મણને કહેવામાં આવેલું મને ખબર છે બાળકીના બગીચામાં જુઓ તો બકેલા દોડા આવડે આવડે તળાવ બગીચામાં આવડે આવડે છે કારણ તમારું પોતાનું કર્મ ભૂલ ન્યાય ન્યાય અન્યાય પણ થઈ રહ્યો પોતાનું જ કર્મ તમારો હિસાબ છે તમારે મારી ભૂલ થઈ હવે ફરી ખાતર બાતર સમય માં જે આપણા સમાજમાં થતું હતું એ રામજી બતાવ્યું તમે બતાવ્યું હવે ના થાય તમારે બાર બચી બતાવ્યું અત્યારે તો વર્ષ થઈ ગયું